હા આજે કોનો વારો છે કોઈનો નથી જજે નો વારો છે વડોદરા થી હા કરો ઇલાબેન કોણ શીલાબેન હા હલો હા સંભળાય છે અવાજ હા બહુ સંભળાય છે જય પ્રણામ હા સીતા બોલું હવે સ્કંધાર સ્કંધનો અર્થ ને અધ્યાયનો અર્થ લઉં છે કાલે મેં તમને કહ્યું તે રીતે ખાલી એનો પારાયણ કરી જવાનું એમ હા હા એટલે પણ એ લઉં આમ હા લઈ લો એક એક શબ્દમાં લાઈનમાં હા હા હા એટલે સ્કંદનો અર્થ અહીંયા શ્રોતા અને વક્તાનો અધિકાર એ પહેલા સ્કંદનો અર્થ છે અને અધિકાર પણ એ ભગવાનની લીલા છે એ મુખ્ય લીલા નથી પણ મુખ્ય લીલામાં ઉપયોગી લીલા છે આ સ્કંદનો અર્થ છે અને અધ્યાયનો અધ્યાયનો અર્થ અહીંયા કે બીજા અધ્યાયનો અર્થ એવો છે કે શ્રવણ કરનાર ઈર્ષા વિનાનો હોવો જોઈએ એ અને એ અધ્યાયનો અર્થ છે અને એમાં ભગવાને આરંભથી અવતારો સંબંધી પાંચ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે એ આ અધ્યાયમાં છે અને ભગવાનના આવિર્ભાવ અને અવતારો એટલે શુદ્ધ અને અશુદ્ધના ભેદથી થાય અશુદ્ધ એટલે રજસ વગેરે ગુણો સાથે ભરેલા સત્વવાળા સત્વવાળા જેમના દેહમાં કોઈ પણ સમયે જ્યારે સત્વગુણ જ હોય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય છે તે આવેશવાળા કહેવાય અને શુદ્ધ એટલે સદા સત્વવાળા જેમના દેહમાં ભગવાનનો આવિર્ભાવ થયેલો હોય તેવો અવતાર એ થાય એ અવતાર કહેવાય છે એ આ અધ્યાયનો અર્થ થયો અને આવેશવાળાઓમાં આવેશ આવે અને અવતારમાં એ બેમાં કોઈ ભેદ ભેદ નથી એટલે જયારે ભગવાનનો આવેશ આવ્યો હોય એ અને અવતાર એ બેમાં કોઈ ભેદ નથી એમ પછી હવે અહીંયા અવતાર કયા એટલે બ્રાહ્મણના અવતાર કયા ક્ષત્રિયના ત્રણ અવતાર કયા અને હવે વૈશ્યના અવતાર કહે છે ચાર વૈશ્યના ગુણથી ચાર અવતાર કહે છે આ પંદર માસથી તેમને ચાક્ષુષ મનવંતર પછી થયેલા પ્રલયમાં મત્સ્યનું રૂપ ગ્રહણ કર્યું અને પૃથ્વીરૂપ નાવમાં વૈવસ્વત મનુને બેસાડી તેનું રક્ષણ કર્યું ઠગીને કાર્ય સિદ્ધ કરવું તે વૈશ્યપનું છે વેપાર તો સાચું અને જૂઠું છે એ વચન પ્રમાણે એક ઠગનારું બીજું તેવું નહીં અને તેથી ઉલટું ચાક્ષુષ મનવંતર પછી પ્રલય થવાનું સંભવે નહીં તેથી કેટલાક તેને માઈક કહે છે અહીંયા ઠગીને કાર્ય સિદ્ધ કરવું એટલે એ એ વૈશ્ય વૈશ્યની વૃત્તિ છે એના માટે છે એટલે વૈશ્ય એવો કપટવાળો નથી પણ એને જે વેપારની વૃત્તિ આપી છે એમાં એને સાચું અને જૂઠું કહેવું પડે એ છે અને અહીંયા એવું કહ્યું ને કે બીજું તેવું નહીં અને તેથી ઉલટું ઉલટું એટલે કે એને એનું ઠગવા નહીં પણ એનું હિત કરવા માટે કહ્યું છે અને ચાક્ષુષ મનવંતર પછી પ્રલય પ્રલય થવાનું સંભવે નહીં એવું તે તે કેટલાક કેટલાક તેને માઈ કહે છે એટલે શ્રીધર વગેરે તેને એ પ્રલયને પ્રલય નહીં પણ એ માઇક પ્રલય છે એવું કહે છે વાસ્તવિક રીતે તો દરેક કલ્પમાં સ્વયંભૂ વગેરેના અનુક્રમના ધોરણે ચૌદ મનવંતર થતા નથી કારણ કે તેમ હોય તો અધિકારીઓની મુક્તિ થવાનું સંભવે એટલે અહીં એવું કહી રહ્યા છે કે જે મનવંતર થાય છે અનુક્રમથી નથી થતા એટલે ક્રમમાં આગળ પાછળ હોય એટલે અનુક્રમથી ચૌદ મનવંતર થતા નથી અને જો અનુક્રમથી મનવંતર થતા હોય તો તે અધિકારીઓની મુક્તિ થાય તેથી કોઈક વાર ચાક્ષુષ મનવંતર પણ ચૌદમો થાય એટલે કોઈક વાર આ ચાક્ષુષ મનવંતર આમ તો છઠ્ઠો છે પણ એ કોઈક વાર ચૌદમો પણ થાય કલ્પોમાં સાત્વિક વગેરે ભેદો હોવાથી મુખ્ય મન્વંતર પહેલા થાય એટલે કલ્પોમાં સાત્વિક એટલે કલ્પ પણ અલગ અલગ છે એટલે એમાં સાત્વિક મન્વંતર હોય એ પહેલા થાય સાત્વિક મન્વંતરો ચાર છે બીજા બે પાંચ પાંચ છે એટલે સાત્વિક મન્વંતરો ચાર છે અને બીજા બે એટલે કે રાજસ અને તામસ મન્વંતર પાંચ પાંચ છે તેથી ઘણા વાક્યો અનુકૂળ હોવાથી અને શૈલીઓ કલ્પ અહીંયા એવું લખ્યું છે કે કલ્પોમાં સાત્વિક વગેરે ભેદો હોવાથી મુખ્ય મનવંતર પહેલા થાય સાત્વિક મનવંતરો ચાર છે એટલે અહીંયા મનવંતર સાત્વિક મનવંતર ચાર છે એવું કહ્યું અને બીજા બે પાંચ પાંચ છે એટલે કે રાજસ મનવંતર અને તામસ મનવંતર પાંચ પાંચ છે એવું સમજવાનું છે જે અહીંયા તેથી ઘણા વાક્યો અનુકૂળ હોવાથી અને તેવી યોગ્યતા પણ સંભવતી હોવાથી પ્રલય માયિક ન હતો એટલે આ શ્રીધરને વગેરે જે અને આ મનવંતરને માયિક કહે છે તેને અગાડી ગાડી મહાપ્રભુજી એવું કહે છે કે આ પ્રલય માઇક ન હતો માર્કંડેય જોયેલ પ્રલય તો માઇક હોવાનું ત્યાં જ સ્પષ્ટ કહેલું હોવાથી આ સાચો હોવામાં દોષ નથી એટલે આ માર્કંડેયનું છે એ બારમા સ્કંધમાં આઠમા અધ્યાયમાં પહેલા શ્લોકમાં આનું વિશેષ આપેલું છે કે એને માર્કંડેય મલય પ્રલયને કેવી રીતે સમજવું એ પૃથ્વી દેવરૂપ હોવાથી નૌકારૂપ પણ થાય અને વૈવસ્વત મનુ બીજા મનવંતરમાં મનુથી ઉત્પન્ન થયેલો હતો તે જ આ મનવંતરમાં અધિકારી થાય છે એટલે પૃથ્વી દેવરૂપ હોવાથી અહીંયા શ્લોકમાં આપ્યું ને કે નાવ્યા રોપ્ય મહિમ્યામ એનું અહીં કહી રહ્યા છે કે પૃથ્વી દેવરૂપ હોવાથી એ નૌકા પણ થાય તેથી વૈવસ્વત મનુ બીજા મનવંતરમાં મનુથી ઉત્પન્ન થયેલા હતા તે જ આ મનવંતરમાં અધિકારી થાય છે એટલે મન વૈવસ્વત મનુ આ ચાક્ષુષ મન્વંતરના અધિકારી થાય છે એવું જે જે બરાબર છે કરી લો પછી આપણે જોઈશું તેથી પ્રલય માયિક ન હતો ભક્તનું પાલન કરવું તે અવતારના ધર્મ છે તેથી આ ચાક્ષુષ મન્વંતરમાં જે પ્રલય થયો એ માયિક ન હતો ભક્તનું પાલન કરવું તે આ અવતારનો ધર્મ છે વૈવસ્વત મનુ એ તેનું ભવિષ્યમાં થનારું નામ છે એટલે આ શ્લોકનો સાર એવો જ નીકળે કે આ જે ચાક્ષુષ મન્વંતર છે એ પ્રલય ન એ પ્રલય માયિક ન હતો પરંતુ પરંતુ ભક્તનું પાલન કરવું એ એ આ મત્સ્યનું જે ભગવાને રૂપ ગ્રહણ કર્યું એ ભક્તનું પાલન કરવા માટેનો અવતાર અવતારનો ધર્મ છે તેથી આટલું સમજાયું આજે અહીંયા આ કહ્યું ને કે સચ મન્વંતરે મન્વંતરાંતરે વિવસ્વત એવ ઉત્પન્ન વિવસ્વતે ઉત્પન્ન એવ અસ્મિન મન્વંતરે અધિકારી ભવતી અહીંયા મત્સ્યાવતારમાં તો સત્યવ્રત રાજા એમની રક્ષા કરી છે તો વૈવસ્વત મનુની વાત અહીંયા ક્યાંથી આવી એમ તો એ ભાવિની વૃત્તિથી એ વાત સમજાવી છે એટલે અન્ય બીજા મનવંતરમાં એ થી પેદા થયા હતા એ જ એટલે સત્યવ્રત રાજાનો જ એક બીજું રૂપ તે છે વૈવસ્વત એમ એટલે અહીંયા એમ છે હા એ આઠમા સ્કંદમાં ચોવીસમા અધ્યાયમાં એનું આપ્યું છે આખું કે આ પ્રલય પણ નૈમિતિક પ્રલય હતો કયો આ આ ચાક્ષુષ મનવંતરમાં જે પ્રલય થયો ને એ એ નૈમિત્તિક પ્રલય કયો છે આત્મા સ્કંદમાં હા એટલે અહીંયા જે ગૂંચ ઊભી એ થઈ છે કે અહીંયા જે ચાક્ષુષ મનવંતર છે એના પછી પ્રલય થઈ નથી શકતું એ ટેકનિકલી કેમ કે એ અહીંયા ચાક્ષુષ મનુ છે છઠ્ઠા છે છઠ્ઠો બતાવ્યો છે હા તો એવું કેમ અહીંયા પ્રલયનું વર્ણન કેમ આવી રહ્યું છે એટલે યા પ્રલય પણ વચ્ચે વચ્ચે માની લેવું પડે અથવા તો બીજો ઉપાય એ રહે છે કે આ જે મનુ છે આ મનવંતર છે એનો ક્રમમાં કોઈ આપણે ફેરફાર માનવો પડે શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી છે કે દરેક વખતે એક જ ક્રમ નથી હોતો એ ક્રમ બદલાતા રહે છે એ રીતે એનું સમાધાન કર્યું આ સમસ્યા શ્રીધર સ્વામીને સામે પણ આવી હતી તો શ્રીધર સ્વામી એને જે માર્કંડેયજીને માઈ પ્રલયનું દર્શન કરાવ્યું પ્રભુએ એવી રીતે આ પ્રલય પણ માઈક પ્રલય હશે એવી એમણે એ રીતે આની સંગતિ બેસાડી છે તો શ્રી મહાપ્રભુજીએ એમના મતનું અહીંયા ખંડન કર્યું છે આને માઇક પ્રલય નહીં સમજવું જોઈએ દૈનંદિન પ્રકારનો એક પ્રલય છે એવું પણ અહીંયા આપ્યું છે કે એમને તો માયા જોવાની ઉત્કંઠા કરી હતી એટલે એમને માઇક પ્રલય પ્રલય માઇક હોય તેમાં અવતાર કેવી રીતે થાય એ પણ પછી માઇક સમજવાનું અરે એટલે પ્રલય જેવું દેખાડ્યું એમ હા પણ અવતાર ગ્રહણ કર્યું ને એમને બચાવ્યું તો પછી બધું જ એ માયાનો પાર્ટ બની જાય ને માર્કંડેયજીને કેમ કેમ બતાવ્યું બસ એ રીતે ખાલી એવી ઇલ્યુઝન એવું દેખાડ્યું એમને ખાલી પડદા ઉપર એવી રીતે સત્યવ્રત રાજાને પણ એવી રીતે દેખાડ્યું એમ પ્રલય હા <coughs> બીજા કોઈને કઈ હોય તો ચર્ચા કરી લો આગળ લો આ અધિકાર લીલાનો સ્કંદ છે અધિકાર પણ ભગવાનની લીલા છે એ મુખ્ય લીલા નથી પરંતુ મુખ્ય લીલાના ઉપમાં ઉપયોગી લીલા છે હવે આ ત્રીજા અધ્યાયમાં અવતાર અવતાર લીધા પછી ભગવાને અનેક પ્રકારની જે લીલા કરી છે તે અહીં કહે છે પહેલા એક થી પાંચ પુરુષ નો અવતાર થયા તે પછી તેના તેમના અંશની સૃષ્ટિમાં પણ તેમની રચનારૂપ અવતાર એકવીસ શ્લોક સુધી કહે છે એમાં છ થી અગિયાર બ્રાહ્મણના છ કર્મ બ્રહ્મચર્ય યજ્ઞ ભગવાનની સેવા જ્ઞાનથી આત્માની શાંતિ સાંખ્યનું જ્ઞાન યોગ એટલે કે આત્મવિદ્યા એ બતાવ્યા પાર્ટી ચોક તમારો અવાજ બ્રેક થઈને એને બહુ આવે છે કોઈ ઉપાય હોય તો જુઓ તમે લોકો તો લેન્ડલાઈન ઘરમાં હોય તો એનાથી જોડાવ તો વધારે સારું અને આપ બંધ કરી દેવાનું પછી બંને એક સાથે ચાલુ રાખશો તો ડિસ્ટર્બન્સ આવશે બધાએ આવા ધ્યાનમાં રાખવી જોઈએ છે કે મોબાઈલ અને લેન્ડલાઈન બંને એક સાથે તમે ચાલુ કરશો તો કોન્ફરન્સમાં ડિસ્ટર્બન્સ આવશે એટલે બંને એક સાથે ચાલુ ન હોવા જોઈએ લક્ષ્મી જેની હલો જજે હા બોલો હા પ્રશ્ન છે એક પંદરમાં હા બોલો બોલો કે ત્રણ જણાવી નીચેના શ્લોકથી આરંભી ત્રણ શ્લોકથી વૈશ્યના ગુણથી ચાર આવતા તે વૈશ્યના ગુણથી કેવી રીતે એ લેવાના એ તો કયું ને કપટ જે છે ચાર અવતાર એટલે આગળ ત્રણ અવતાર ક્ષત્રિય લીધા ને ચાર એટલે ચાર ગુણ કઈ રીતે લેવાના એમ નહીં ગુણ નહીં ગુણથી મતલબ નથી હવે ચાર અવતાર આગળના જે આવી રહ્યા છે એ વૈશ્યના અવતાર છે એમ વૈશ્ય ધર્મ એમ સમજવા ગુણ બે ઠગ્યું અને ઠગ્યા વગરનો ના ના એમ નહીં ઠગ્યા વગરનો એમ નહીં વૈશ્યની અંદર કહ્યું ને અહીંયા કે વંચના જે છે તે ઠગીને જ બધામાં ઠગવાનું જ છે એટલે એ પ્રમાણે એક ઠગનારું અને બીજું તેવું નહીં એટલે તેથી ઉલટું એટલે હિત કરનારું ના ના એ તો સત્યાનરતન તું વાણિજ્યમ એમ કહ્યું ને કે વાણિજ્ય જે છે એ સત્ય અને અસત્ય રૂપ છે તો એમાં ભગવાને અહીંયા એટલે જે વૈશ્ય છે એનો જે શરીર છે માનવ શરીર એ તો સત્ય છે પણ એની વાણી અસત્ય છે એટલે વાણીથી ઠગે છે તો એ સત્યાનૃતતા એમ આવી ગઈ ને એમ અહિયાં એવું થયું છે કે ભગવાન નું રૂપ છે એ ઠગનારું છે પણ વાણી જે છે સત્ય છે હા જે કરું હા થઈ ગયું જે જે વાણી કઈ થઈ વાણી નો તો કોઈ આમાં આવ્યું નહીં ને વાણી કઈ થઈ વાણી એટલે મત્સ્ય અવતારમાં પ્રભુએ જે કહ્યું તે અચ્છા બરાબર જી જી અવાજ સંભળાય છે હા સંભળાય છે સાફ આવે છે બીજા કોઈને છે કઈ હા તો લો ભલે આગળ એટલે છ થી અગિયાર માં બ્રાહ્મણ ના છ કર્મો બ્રહ્મચર્ય યજ્ઞ ભગવાનની સેવા જ્ઞાન થી આત્માની શાંતિ સાંખ્યનું જ્ઞાન યોગ એટલે કે આત્મવિદ્યા એ બતાવ્યા બાર થી ચૌદ શ્લોકમાં ક્ષત્રિયના ત્રણ કર્મ બતાવ્યા યજ્ઞ ભગવાનથી શત્રુપ વિજય ધર્મના ધર્મમાં શ્રદ્ધા તે ઋષભદેવથી ને પ્રજાનું પાલન પૃથુ રાજાથી તે પછી હવે પંદર થી સત્તર શ્લોકમાં વૈશ્યના ચાર ગુણ કહે છે એમાં પહેલા ભક્તનું પાલન કરવા માટે મત્સ્યનું રૂપ ધારણ કર્યું હવે કુર્મરૂપ અવતારનું અવતારનું કરે વર્ણન કરે છે કહે છે સુરાસુરાણામ ઉદદીતમ મથંતા મંદરાચલમ દદ્રે કમઠ કમઠરૂપેણ પૃષ્ઠે એકાદશે વિભો અગિયાર શ્લોકાર્થ અગિયારમાં અવતારમાં સમુદ્ર મથન કરતા દેવો અને અસુરોના સંબંધવાળા મંદર પર્વતને શક્તિવાળા ભગવાને કાચબાના રૂપથી પીઠ ઉપર ધારણ કર્યું હવે અહીંયા વાત કરે છે કે સમજાવે છે કે અમૃત માટે મથન કરવાની પ્રવૃત્તિ કપટથી થયેલ હોવાથી કુર્મ પણ ઠગનાર અને હિત કરનાર હોવાથી તેમનો પણ અહીં એટલે કે વૈશ્યમાં સમાવેશ છે એટલે અમૃતનું મથન કરવાની પ્રવૃત્તિ પણ કપટવાળીથી થયેલી હતી એટલે કુર્મનો પણ ઠગનાર અને હિત કરનાર હોવાથી એટલે કુર્મનો બી અહીંયા મને એવું લાગે છે કે કુર્મનો સ્વભાવ કે છે ઠગનાર એટલે કે કોઈ આવે તો એના ઓલા કવચની અંદર છુપાઈ જાય ઠગનાર છે અને હિત કરનાર પાણીને શુદ્ધિ કરતો હોય એવું સમજાય છે એટલે હિત કરે એવું એની એની વૃત્તિ જેવી છે એટલે અહીંયા વૈશ્યમાં સમાવેશ છે મત્સ્યના પહેલા પહેલાના કલ્પમાં થયેલ હોવાથી અનુક્રમ ખોટો નથી એટલે આ કલ્પ ભેદ છે કલ્પ પહેલાના કલ્પમાં થયેલું હોવાથી અહીંયા અનુક્રમ ખોટો નથી કુર્મે વધારે ઠગાઈ કરેલી હોવાથી તે અગિયારમો અવતાર છે એટલે અહીંયા એક એક પછી વધારે બતાવે છે તો આની અહીંયા ઠગાઈ વધારે છે એટલે અગિયારમો અવતાર કીધો છે એવું આગળ ઉપર જાણવું એટલે આગળ ઉપર એટલે કે વધારે જે ઠગાઈ બતાવી છે આઠમા સ્કંદમાં બતાવશે એવી રીતની વાત કરે છે મન્વંતરમાં સમુદ્ર મથન કરતા દેવો અને અસુરોના સંબંધવાળા મથનના સાધન મંદર પર્વતને ધારણ કર્યું એટલે જે મથન કરવાનું તેમાં દેવું ને અસુરનો સંબંધવાળો મથનના સાધન તરીકે જે વલોણું બન્યું તે મંદર પર્વતનું ધારણ કર્યું અહીંયા કમઠ શબ્દ ઉપર દીધો છે તો કમઠ એટલે કાચબો કે કુર્મ અને આધાર રહિત જલમાં પીઠ ઉપર પર્વત ધારણ કરવાનું ભગવાનના અવતારથી થઈ શકે એટલે જલમાં તો કોઈ આધારનો અને આવડો મોટો લાખો યોજન મોટો પર્વત હોય તે ધારણ કોઈ કરી ન શકે તે ભગવાનનો અવતાર હોય એ જ ધારણ કરી શકે એવું કે સમજાવે છે ત્યાં એક શંકા કરે છે કે કાચબાની પીઠ ઉપર લપસી જવાય તેવી હોવાથી તેના ઉપર ધારણ કરવાનું કેમ સંભવે તો આ શંકા કરી છે કે પીઠ તો એની કાચબાની લપસી જાય અને તે તો એની પર ધારણ કેવી રીતે કરી શકે આટલો મોટો પર્વત તો અહીંયા વિભુ શબ્દ આપ્યો છે એના માટે કે વિભુ એટલે કે શક્તિવાળા સામર્થ્યવાન છે એમ અહીંયા કહેલ છે એટલે અહીંયા આ અવતાર બલનો અવતાર છે અને પ્રભુનો પ્રભુએ જે કપટ કર્યું અને દુઃખ અરે બહારનું દુઃખ દૂર કરવા માટેનો અવતાર છે એટલે કે મથન કરાવીને દેવો અસુરોને એ લોકોને જે કાર્ય કરવું તેમાં સહાય કરી એ રીતે સમજાય છે જે તે થઈ ગયું મારું આમાં જે કાપટ્ટી જે છે ને અવતારમાં એ કાપટ્ય ભગવાને અવતાર ધારણ કરતા પહેલા જ દેવતાઓને કાનમાં વાત મૂકી દીધી હતી કે તમે આ જાતનું પ્રપોઝલ મૂકો અસુરો છે એ તમારી સાથે જોડાશે અને એમાં અસુરો જે છે એમને તો કષ્ટ મળશે અને તમને તમારું હિત થશે એમાં આ જાતની આખી પ્લાનિંગ ભગવાને અવતાર પહેલા કરી રાખી હતી એટલે સમુદ્ર મંથન છે એ એક એવી ગેમ હતી કે જેમાં પહેલેથી જ કપટ હતું ભગવાનનું અને પછી પણ એમાં કપટ રહ્યું પેલા અસુરના સ્વભાવને જાણીને કે છાછરા છે ઈર્ષ્યાળુ છે એટલે પહેલા ભગવાને દેવતાઓને અને સ્વયં પણ વાસુકી નાગના મુખ તરફ બધા રહ્યા એટલે એમને જોઈને ને પછી અસુરોને એમ થયું અમને પૂંછડી આપી એટલે પ્રભુ જાણતા જ હતા કે આ લોકો એવું કહે છે એટલે તો ઠીક છે તમે અહીંયા આવી જાઓ પછી વાસુકી નાગના જે વિષવાળું ઉપકાર છે ને એનાથી એમને તકલીફ આપતા રહ્યા અને પૂંછડીમાં બધા લોકો મજા કરતા હતા તો આ બધા કપટ છે આમાં હાજી હેલો આમાં ગુણ જે આના બતાવ્યા છે વૈશ્યના તો આ દેહ કોના હતા જે દેહ હતા ત્યાં ખાલી ગુણની જ વાત કરી છે અહીંયા નો અવતાર થયો છે કોઈ આમાં કે વૈશ્યના ગુણ ખાલી જણાવવામાં આવ્યા છે એમ આગળ બ્રાહ્મણના અવતારો બ્રાહ્મણના જે બતાવ્યા હતા એમાં દેહ પણ બ્રાહ્મણના થયેલ જે કેરેક્ટર હતા એ જયશ્રીબેન અહીંયા કુર્મ છે એટલે તો બ્રાહ્મણ એ અવતાર ની રીતે નથી પણ જે વૈશ્ય ની વૃત્તિ હોય કે વેપાર કરવો વેપાર કરવામાં કેવું હોય કે કપટ સાચું જૂઠું આગળ જોઈ ગયા કે સાચું જૂઠું બોલવું જ પડે તો અહીંયા બી એક એ કાર્ય કોઈ સિદ્ધ કરવા માટે કપટ કરવું જ પડે તો અહીંયા કાર્ય સિદ્ધ કરવું હતું દૈત્યોની દૈત્યોની સાથે દેવો દેવોને જીતાડવા હતા એટલે અમૃત એમને પાસે જ આવ્યું કરાવતું એટલે આ રીતે કપટ કરીને ભગવાનને કાર્ય સિદ્ધ કરવું હતું એના માટે અહીંયા કપટ કર્યું છે તો વૈશ્યની જે વૃત્તિ છે એ બતાવી છે અને પ્રભુનું પ્રાગટ્ય એટલે જ થાય છે કે હિત કરે છે બહારનું કે અંદરનું દુઃખ કરીને તો અહીંયા અવતાર એ રીતે બલવા બલરૂપ શક્તિથી કાર્ય કરી રહ્યું છે એટલે અહીંયા બહારનું દુઃખ દૂર થયું છે આવી રીતનું સમજાય છે દેહ સાથે કોઈ સંબંધ નથી કેમ કે ત્યાં પણ તો વરા વગેરેમાં ક્યાં બ્રાહ્મણ દેહનો ક્યાં પ્રશ્ન છે અહીંયા દેહને કોઈ સંબંધ નથી બ્રાહ્મણના જે કાર્યો ગણાવ્યા છ એ ત્યાં ધ્વનિત થાય છે એવી રીતે અહીંયા પણ વૈશ્યની વૃત્તિ છે એમાં જે મુખ્ય કપટ છે એ આ અવતારોમાં પ્રતિબિંબિત થાય છે એટલો જ આશય છે બીજા કોઈને છે કઈ સહજ થઈ હા બોલો બોલો આજે હમણાં આજે પૂર્વનો અવતાર થયો ને એમાં તો કપટ સમજાયું પણ એની આગળના અવતારમાં કપટ ના સમજાયું મત્સ્યના અવતારમાં માછલું બની ગયા એ કપટ નથી હા એટલે એવું કહ્યું ને આગળ કે ઠગીને કાર્ય સિદ્ધ કરવું એ વૈશ્યપણું છે તો એ આગળના કુર્મ અવતારમાં તો બરાબર સમજાયું પણ આ જે આ સ્ટોરી છે ને એની અંદર જે નહીં સમજાયું કે એમાં શું કપટ થયું એમ જે પોતે છે એ ન દેખ પ્રકટ ન થયા અને મત્સ્ય રૂપમાં દેખાયા એ કપટ છોટા હોય હાથ મેં આયા પછી બડા હોય બસ એટલું જ છે બીજું કઈ નથી હા અચ્છા ભલે હા જે દંડવત પ્રણામ હા આગળનો શ્લોક લઉં છું જે સ્કંદાર્થ અધિકાર લીલામાં આ સ્કંદના અર્થમાં હિન મધ્યમ અને ઉત્તમ શ્રોતાનો અધિકાર બતાવે છે અધ્યર્થ પહેલા ત્રણે પહેલા ત્રણ અધ્યાયો છે હિન અધિકારીના લક્ષણ એમાં હિન અધિકારીના લક્ષણો બતાવ્યા છે જિજ્ઞાસુતા માશ્ચર્ય રહિત અને શ્રવણમાં આદર અને શ્રોતા એ શ્રોતાના લક્ષણો છે અને ભાગવત તત્વજ્ઞ ચાતુર્ય અને ગુહ્ય જ્ઞાન આ વક્તાના લક્ષણો છે અત્યારે આપણે આ ત્રીજો અધ્યાય ચાલી રહ્યો છે એમાં ભાગવતાર્થમાં આવેશી અને અવતાર આ બંને પ્રકારના અવતારોનું નિરૂપણ કર્યું છે એ બંને અવતારો સમાન જ છે એમાં કોઈ ભેદ નથી આગળના શ્લોકનો સંદર્ભ પહેલા કુમારની સૃષ્ટિથી માંડીને અત્રિના અવતાર સુધી બ્રાહ્મણના અવતાર બતાવ્યા યજ્ઞથી માંડીને પૃથ્વીરાજા સુધી ક્ષત્રિયના અવતાર બતાવ્યા હવે વૈશ્યના અવતારથી મત્સ્ય અને કુર્મ અવતાર આ બંને બતાવીને હવે ધન ધન્વંતરીના રૂપોમાં અવતાર બે રૂપવાળા થાય એ શ્લોકોમાં આયા શ્લોકમાં આવી રહ્યું છે ધન્વંતરમ દ્વાદશમમ ત્રયોદશમમેવ ચ અપાયયત સ્તુરાન અન્યાન મોહિન્યા મોહયત સ્ત્રિયા એટલે ઉપર જે અગિયારમો અવતારનું કહ્યું ને કે એમાં જે દેવોએ અમૃત પ્રાપ્ત કરવા માટે સમુદ્રનું મથન કર્યું એમાંથી જે અમૃત નીકળ્યું એ અમૃતનું પાન દેવોને કરાવવા માટે ભગવાને ધન્વંતયનું રૂપ ધન્વંતયનું અવતરણ કર્યું એ હવે અગિયારમા ને બારમામાં બારમા ને તેરમામાં આવશે બારમું અને વળી તેરમું ધન્વંતરીનું અવતરણ થયું દેવોને અમૃતનું પાન કરાવ્યું બીજાઓને મોહિની રૂપથી મોહ કર્યો અહીં દ્વાદશમમાં મનો પ્રયોગ વૈદિક છે અથવા ગણતરીમાં બારમું જણાવે છે ધન્વંતરી શબ્દથી જ આયુર્વેદની પ્રવૃત્તિ વગેરે સ્પષ્ટ થતું હોવાથી અને ચાલુ પ્રસંગમાં બીજું પ્રયોજન કહેલું હોવાથી બારમા અવતારનું પ્રયોજન એમ કહેલું નથી ચાલુ પ્રસંગમાં જે કહ્યું ને ઉપર કે સમુદ્રમાં મથન કરવા જે પ્રાપ્ત થયું અમૃત લાવવા માટે જે એ ધન્વંતરીનું છે તે એનું બતાવે છે ચાલુ પ્રસંગમાં બીજું પ્રયોજન કહેલું હોવાથી બારમા અવતારનું પ્રયોજન એમ કહેલું નથી ધન્વંતરીનું જ તેરમું અવતરણ પણ થયું એવ અને ચ અને વળી શબ્દો સંદેહ અને વિરોધને દૂર કરનારા છે ધન્વંતરમ રૂપમ એટલે ધન્વંતરીના સંબંધવાળું રૂપ અમૃત દેવોએ કરેલા પાનનું કર્મ હોવાથી તે ભગવાનનું કાર્ય નથી એટલે કે આ દેવોનું કાર્ય છે એ અમૃત એ દેવો લાવ્યા હતા એટલે ભગવાનનું કાર્ય નથી તે માટે પ્રવૃત્તિ કરાવનાર કરતા વગેરે દેવો જ કર્મ તરીકે કહેલા છે વાસ્તવિક રીતે તે અમૃત કર્મ છે એટલે આ અમૃત કર્મ છે ને એ નથી સમજાઈ રહ્યું છે પછી અહીં પાન કરાવ્યું શબ્દથી અને બીજાઓને એટલે અનુ અસુરોને સાધન થયેલ સ્ત્રીથી મોહ કરાવ્યો એમ તેરમા અવતારનું ચરિત્ર કહેલું છે નીચે પ્રમાણે અભિપ્રાય છે ભગવાનને સર્વ સ્ત્રી રૂપથી જોતા ન હતા એટલે જે અસુરો હતા ને એમને ભગવાન એટલે સ્ત્રી રૂપથી દેખાયા ભગવાન એટલે અસુરોને નતા દેખાતા દેવોએ રાહુને સૂચવ્યો તેથી દેવો ભગવત રૂપથી જ જોતા તેમને જોતા હતા આ રાહુનું બી સમજ બહુ નથી પડતી જેને મને તેથી વાસ્તવિક રીતે તે ધન્વંતરીનું જ રૂપ હતું ભગવાને અસુરોને સ્ત્રી સમાન આકૃતિ દેખાડી તે તો પોતાના સામર્થ્યથી જ હાથમાં અમૃતવાળું રૂપ નીકળી જતા ભેદને લીધે આ સ્ત્રીના રૂપનું દર્શન થયું તેવી તેથી એ તેરમું અવતરણ છે એટલે અસુરોને મોહ અસુરોને મોહ થયો એટલે એમને આ રૂપ દેખાયું એટલે ભગવાનની જેવી ઈચ્છા હતી કે આમ અમને મારું આ રૂપથી દર્શન થાય અને આ બીજું રૂપ છે દેવોને ભગવાન જ દેખાયા મોહિની રૂપ મોહિની નહીં આપણે આ ધન્વંતરી રૂપ દેખાયું એટલે બારમા અવતારનું પ્રયોજન દેવોને અમૃત લાવવાનું અને તેરમા અવતારનું પ્રયોજન અસુરો ને મોહ પમાડવા માટે મોહિની રૂપ થયું આટલું થયું છે મારું હા આમાં જે તમે પૂછ્યું ને કર્મ શું કહ્યું હા વાસ્તવિક રીતે અમૃત કર્મ છે એ વ્યાકરણનો વિષય છે મૂળ શ્લોકમાં અમૃતપદનો ક્યાંય પ્રયોગ નથી સુરાન અપાયયત તો જે અન્ય હતા અસુરો એમને મોહિત કરીને સુરોને એટલે દેવતાઓને પીવડાવ્યું શું પીવડાવ્યું એનો અહીંયા કોઈ ખુલાસો નથી તો અમૃતમ અપાયયત એટલે આ જે કર્મ જે છે વ્યાકરણમાં એ અહીંયા એ કર્મના પદનો પ્રયોગ નથી અહીંયા અમૃતમ જે છે એને કર્મ સમજવાનું છે અપાયત એ ક્રિયા છે ક્રિયાનું કર્મ તો જોઈએ ને જેમ પુસ્તકમ આનય તો પુસ્તકમ જે છે એ આનયન રૂપી જે ક્રિયા છે એનું કર્મ છે એટલે વ્યાકરણની દ્રષ્ટિથી કર્મ આપણે વ્યવહારની દ્રષ્ટિથી કર્મ નહીં એક્શન એ રીતે નહીં તો વાક્યમાં કરતા હોય એ રીતે કર્મ પણ હોય ક્રિયા પણ હોય તો પુસ્તકમ આનય એમ કોઈ વાક્ય હોય તો પુસ્તકમ છે એ એ વાક્યમાં કર્મનો રોલ અદા કરે છે તો અહીંયા સુરાન અપાયયત કિમ અપાયયત એ કિમથી કર્મની જે જિજ્ઞાસા થાય તો એ અમૃતમ અપાયયત એમ એનો સમજવાનો છે સમજાય તો ઠીક છે નહીં તો આના તો બહુ માથા જરૂર નથી <laughs> બીજું શું હતું દેવોએ રાહુને સૂચવ્યો હા આગળ છે ને હા એ નથી સમજાયું બરાબર હા એટલે આમાં અવતાર એક માં બે માન્યા છે ને એમાં બીજા અવતાર નું તો અહિયાં મોહિની રૂપ થી ભગવાને સ્ત્રી રૂપ ધારણ કરી અને આ લોકોને છેતર્યા કે મોહિત કર્યા મોહિત કરે એટલું આવે છે પરંતુ સ્ત્રીરૂપ ધારણ કરી અને મોહિની અવતારનું અહીંયા એવી સ્પષ્ટ વાત સ્ત્રીરૂપ છે હા એટલે સ્ત્રીએ ક્યાં કહ્યું અપાયત સુરાન અન્યાન મોહિન્યા અમોહયત સ્ત્રીયા તો એ જે સ્ત્રીરૂપથી અન્ય જે અસુરો હતા એમને ભગવાને મોહિત કરી અને સુરોને અમૃતનું પાન કરાવ્યું તો અહીંયા મુદ્દો એ છે કે પ્રકટ ધન્વંતરીના રૂપમાં થયા એ બે રૂપમાં પ્રકટ થયા શું બધાને ધન્વંતરી રૂપથી અને બધાને સ્ત્રી રૂપથી દેખાયા કે કોઈકને ધન્વંતરી રૂપથી ને કોઈકને સ્ત્રી રૂપથી દેખાયા તો શ્રી મહાપ્રભુજી એ ખુલાસો કરી રહ્યા છે કે નહીં ભગવાન સ્ત્રી રૂપેણ સર્વે દૃશ્યતે સુરૈર ભગવદ રૂપે નૈવ દૃશ્યતે બધાને ભગવાન સ્ત્રી રૂપથી નથી દેખાયા એટલે જે સુરો છે દેવતાઓ છે એમને તો ભગવદ રૂપથી જ દર્શન થયા છે રાહુ સૂચના ચ અને આ વાત જે આખી ઘટના બની છે એનું મૂળ રાહુ છે કે જે એ વાત જાણી ગયો છે કે અહીંયા ક્યાંક આપણે છેતરાઈ ન જઈએ તો એ રાહુની સૂચનાથી જ તો આ વાત થઈ ને એ આ વાતમાં પોષક છે કે બધાને ભગવાન સ્ત્રી રૂપથી નથી દેખાયા નથી દેખાયા આ તો વસ્તુ તો ધન્વંતરી રૂપમેવ એટલે ભગવાનનું જે પ્રકટ રૂપ હતું એ તો ધન્વંતરી રૂપે અને આકૃત્યંતર બોધનંતુ સામર્થ્યાત ભગવાને એ મોહિની સ્ત્રીરૂપ જે ધારણ કર્યું અને એવું દેખાડ્યું એ પોતાના સામર્થ્યથી દેખાડ્યું છે ત્યાં એ રૂપથી પ્રકટ અવતાર નથી હા ઠીક છે હલો જયજય આ ધન્વંતરી નું જે રૂપ છે તો એ સ્ત્રી રૂપ નથી એ ના એ પુરુષ રૂપ છે હા પુરુષ રૂપ છે અહીંયા જે લક્ષણો બતાવ્યા છે જે વૈશ્યના કે કોઈ બી અન્ય જે વર્ણના લક્ષણો બતાવે છે તો એ સિવાય પણ એના ગુણો તો ખરા ને એ એ જાતિના ધારો કે વૈશ્યના આપણે વર્ણાશ્રમ ધર્મમાં સમજ્યા કે પ્રજાનું પાલ એને પોષણ કરે છે ત્રિવર્ગનું ત્રણેય વર્ગનું તો અહીંયા એના નેગેટિવ એટલે આજ આજ આ જ એટલા જ ગુણ હોઈ શકે કે અન્ય બી ખરા આમાં ફક્ત ચારની જ વાત કરી છે અહીંયા આ તો અવતાર કાર્ય સાથે જોડાતા બંધબેસતા આવે છે એ જ વસ્તુને અહીંયા કાઉન્ટ કર્યા છે બાકી તો બધામાં બધા જ ગુણો ઓછી વધતી માત્રામાં તો હોય જ ને હા હોય હોય એ રીતે અગર આપણે વૈશ્યના અંદર અગર બીજા પણ ગુણો જોતા હોઈએ તો એ ગુણો ફરી પાછા આ અવતારની અંદર કોઈ ને કોઈ રીતે પણ મળી આવશે જી જી જી અવાજ આવતો નથી દેવોએ રાવણને સૂચવ્યો એની છે નીચે સંભળાય છે ના હલો હા હવે આવે છે તેને હા હવે આવ્યો દેવોએ રાહુલને સૂચવ્યો એ જે છે ને એની નીચે ફૂટનોટ છે કે સૂર્ય અને ચંદ્રે સ્ત્રી રૂપ જોયું હોત તો સ્ત્રીમાં રાહુને શિક્ષા કરવાની શક્તિ ન હોવાથી તેઓ રાહુને દેખાડત નહીં એટલે સૂર્ય અને ચંદ્ર દેવ છે તો ત્યાં એટલે આ પ્રસંગ છે ને કે એમાં રાહુને બતાવે છે એવું રાહુ દેવતાઓની પંક્તિમાં વેશ બદલીને બેસી ગયો ને અમૃત પાન કરવા હા એ પ્રસંગ થઈ જાય બધું હા અને એ બેસી ગયો એ સૂર્યચંદ્ર જાણી ગયા એટલે એમણે એનો ભાંડો ફોડી દીધો હા એટલે જો સ્ત્રીરૂપ રાહુને શિક્ષા કરી પ્રભુએ તો એ જે શિક્ષા કરી છે એ તો વિષ્ણુ સ્વરૂપથી જ કરી છે ને હા તો એ વાતનું પ્રમાણ છે કે બધાને ભગવાનના દર્શન છે એ સ્ત્રી રૂપથી થયા નથી એટલે દેવતાઓ તો એ રીતે જોઈ રહ્યા છે કે આ ભગવાન જ બધાને આપી રહ્યા છે અમૃત હવે શું કરશું હજી છે સમય તો કોનો વારો છે મારો છે જે કરું હા કરો અહીંયા આપણે જે પ્રથમ સ્કંદ જોઈએ છે પ્રથમ સ્કંદમાં ત્રણ પ્રકરણો છે તો એમાં શ્રી ભાગવતના શ્રવણનો અધિકાર આપણને ત્રણ ત્રણ રીતે આપણને મળે છે એમાં પ્રથમ સ્કંદમાં અવાજ ગયો આમ જે પ્રથમ સ્કંદ ત્રણ પ્રકરણો છે એ બધા ઉત્તમ ત્રણ રીતે શ્રવણનો અધિકાર બતાવ્યો છે એમાં આમાં અવાજ આવતો નથી કઈ કઈ ઉપાય કરો ફરી હા વચ્ચે ત્યારે સારું આવે તો હવે પાછું ગયો આપણે કંઈક ધૂનવનરી રાખવી જોઈએ કથાની વચ્ચે હોય ને એવું કંઈક ગોઠવણ આવું કંઈક થાય ત્યારે ધૂન બોલીએ હલો જયજી હા આવ્યો થોડો આવ્યો પ્રથમ સ્કંદમાં જે ત્રણ પ્રકરણો છે હિન મધ્યમ અને ઉત્તમ જે શ્રવણનો અધિકાર બતાવ્યો છે એમાં પહેલા હિન અધિકારમાં ન્યૂનતમ યોગ્યતા જે શ્રોતાની છે તે જિજ્ઞાસુતા અમાત્સર્ય અને શ્રવણાદર અને વક્તાના ગુણ રૂપે એને સ્વયં ભાગવતના તત્વ અને સંપ્રદાય મુજબ એ સાંભળીને સમજે અને ચતુર હોય અને ગુણ અર્થોને જાણનાર હોય એમ બતાવ્યું છે એમાં પહેલા અધ્યાયમાં પ્રશ્નકર્તા રૂપે જે જિજ્ઞાસુ હોવાનો ગુણ પછી બીજામાં કર્મ અને જ્ઞાનની બાબતમાં તેમજ ભગવદ અવતારના પ્રયોજન અને લીલાની બાબતમાં જે પ્રશ્ન કરવામાં આવ્યા છે તેમાં શ્રોતાની ભીતર માત્સર્ય નથી તે બતાવ્યું અને ત્રીજા અધ્યાયમાં જે રૂપાત્મક ભગવાનના અવતારોનું નિરૂપણ કર્યું છે તે શ્રોતાનું શ્રવણરૂપ સાધનમાં આદરભાવ અને વક્તામાં તેના ગુણ રહસ્યને જાણતો હોવાની યોગ્યતા એમાં બતાવી છે એમાં જે જે ભાગવતા લઉં કે બધા આગળ લીધું છે તો ના બસ પર્યાપ્ત છે એટલે આગળ જે અવતારો આપણે જોયા એમાં છ બ્રાહ્મણ ના ત્રણ ક્ષત્રિયના ને ચાર વૈશ્યના જે ગુણો બતાવતા અવતાર જોયા હવે આ જે અઢારમો શ્લોક છે તેમાં ભક્તિ માર્ગના જે નવ અવતારો પ્રગટ થયા છે એના માટેનો સૌથી પહેલો શ્લોક છે કે એવી રીતે ચાર વૈશ્યના અવતાર કહીને ફરીથી બીજા ઉત્તમ પ્રકારે પરંપરા કહેવા માટે નારાયણ પેઠે ઋષિનું નિરૂપણ નીચેના શ્લોકથી કરે છે એટલે આગળ જે નારાયણનું જે ભગવાનનું ભગવાનના સાક્ષાત અવતાર કયા એમાં એવી રીતે આ બીજી પરંપરામાં નૃષિને પણ ભગવાનના સાક્ષાત અવતાર કયા છે એવો અર્થ છે એમાં ચતુર્દશમ નાર નારસિંહમ વિભ્ર દૈત્યેન્દ્ર મૂર્જિતમ રદાર કર જૈરુરા વેર કાણકટ કૃદ્યથા ચૌદમું નરસિંહનું રૂપ ધારણ કરી જેમ સાદડી બનાવનાર એરબ ઘાસને ચીરે તેમ સમૃદ્ધ થયેલા દૈત્યોના ઇન્દ્રને સાથળ ઉપર રાખી નખોથી ચીરી નાખ્યો લાજન ઋષિજીનું રૂપ ધારણ કર્યું છે તો જેવી રીતે સાદડી જે એરક ઘાસ હોય એ ઘાસને ચીરીને બનાવવામાં આવે છે એવી રીતે આ જે દૈત્યોનો રાજા છે એ દૈત્યોના રાજાને સાથળ ઉપર રાખીને નખોથી ભગવાને ચીરી નાખ્યો એમ બતાવ્યું આ જે અવતાર છે એ ભક્તો માટે પ્રકટ થયેલા હોવાથી આ ભક્તના ભક્તિ માર્ગનો અવતાર છે આ પુષ્ટિ માર્ગ છે એટલી પહેલાનાથી ઉત્તમતા છે એટલે આને આગળ કેમ ઉત્તમ ઉત્તમ જેમ બતાવ્યું છે વૃદ્ધિમાં એવી રીતે આને ચૌદમું સ્થાન એટલા માટે કે આગળ જેટલા અવતાર છે એ બધા બધા કરતા આ પુષ્ટિ માર્ગમાં છે એ બધા કરતા એની ઉત્તમતા બતાવે છે પહેલાનો ક્રમ જાળવવાનું ઈચ્છેલું હોવાથી આ ચૌદમો અવતાર છે એટલે ચૌદમો અવતાર જે કયો છે તે ક્રમ જાળવવા માટે જ છે નરસિંહ રૂપ એટલે નરસિંહના સંબંધ વાળું રૂપ નર અને સિંહનો જે સંબંધ છે એના વાળું રૂપ છે નરસિંહ બે રૂપવાળા હોય અલૌકિક હોવાથી પુષ્ટિ રૂપ છે એટલે આવું સ્વરૂપ ક્યાંય જગતમાં હોતું નથી એ લૌકિકથી પર છે એટલે અલૌકિક હોવાથી એ પુષ્ટિનું રૂપ છે અહીં પુષ્ટિ માર્ગમાં ભક્તિ જ મુખ્ય છે કારણ કે ભગવાને પોતાનાને પણ હણીને તેનાનું રક્ષણ કર્યું છે એટલે પુષ્ટિ માર્ગમાં ભક્તિ મુખ્ય છે અને આગળ જે બધા આવ્યા તે કર્મશક્તિ અને જ્ઞાન શક્તિથી જે અન્ય માર્ગોને ઉપયોગી થાય એવા અવતાર હતા પણ આમાં ભક્તોને ભક્તો માટે પ્રકટ થયેલો હોવાથી જે પુષ્ટિ માર્ગ છે એમાં ભક્તિ જ મુખ્ય છે કારણ કે ભગવાને પોતાના ને પોતાના ને એટલે એમાં લખ્યું છે કે દ્વારપાલને જેમના દ્વારપાલ હતા એ પોતાના હતા એમને પણ હણીને એમના ભક્તનું એમના પુત્ર પ્રહલાદનું એમનું ભક્તનું રક્ષણ કર્યું છે દૈત્યેન્દ્રને હણીને દૈત્યનું રક્ષણ કર્યું એ જે પ્રહલાદ હતા એમના જ પુત્ર હતા દૈત્ય હતા પણ એમના જે ઇન્દ્ર હતા એમને હણીને એમને ભક્તનું રક્ષણ કર્યું છે ઇન્દ્ર શબ્દથી તે હણી ન શકાય એવો હોવાનું સૂચવેલું છે એટલે દેવોનો ઇન્દ્ર હતો એટલે સર્વશક્તિમાન હોવા છતાં પણ એને હણ્યો છે એટલે એ હણી ન શકાય એવો હતો હલો હા સંભળાય હા એટલે હણી ન શકાય એવો એવો હતો એવું ઇન્દ્ર કહીને સમજાવે છે કે દૈત્યોમાં શ્રેષ્ઠ હતો સમૃદ્ધ થયેલો એ તેને હણવાનું કારણ હતું એ સમૃદ્ધ એટલે એનું દૈત્યતા જે હતી તે એટલી બધી વ્યાપી ગઈ હતી કે હવે એને કંટ્રોલ કરવા માટે ભગવાન એને હણવો જ પડે એવો હતો એને એને સમૃદ્ધ થયેલો શબ્દથી જણાવેલું છે કરજેહી એટલે નખોથી બ્રહ્માનું વાક્ય વરદાન સાચું ઠરાવવા ઉરવ સાથળ ઉપર રાખીને ચીર્યો એટલે બ્રહ્મા એમને વરદાન આપ્યું હતું જે બધા જાણે છે કે આવી રીતે આ એમનું વજન થઈ શકે તો એ બધા વાક્યોને ધરાવી ભગવાનને સાથવ રાખીને સિરિયસતા એકતા સાદડી બનાવવાનું અમુક પ્રકારનું છે એટલે જે પ્રેરક ઘટ છે સાદડી બનાવવા હોય છે એની કલ્પના કરીને નક્કી કરવાનું એકને ખ્યાલ કલ્પના કરી એટલે એમ સાદડી બનાવતા એકાદા છીએ એમ કહેલું છે જેવી રીતે ભાગ એવી રીતે નખો થી નું વાક્ય વરદાન સાચું ઠરાવવા સાથળ ઉપર રાખીને ચીર્યો એટલે જે બ્રહ્મા એમને વરદાન આપ્યું કે જે જે સંજોગોમાં એમનો વધ ન થઈ શકે બધા સંજોગોને ધ્યાનમાં રાખીને ભગવાને એમને સાથળ પર રાખીને ચીર્યા હતા જે બધા જાણે છે એટલે સંજોગો નથી કહેતી છે એરકા સાદડી બનાવવાનું અમુક પ્રકારનું ઘાસ છે એટલે એ ઘાસ એવું છે કે એ સાદડી એ ઘાસને વચ્ચેથી બે ચીરવામાં આવે છે તો અવગણના કરીને નખોથી ચીરવાનું દ્રષ્ટાંત એમાં અવગણના કરીને શબ્દ મને નથી સમજાતો જે જે જેમ સાદડી બનાવનાર એરકા ઘાસને ચીરે એમ કહેલું છે જે સાદડી બનાવનાર જેવી રીતે ઘાસના બે ફાળા કરે છે એમ કહેલું છે એનાથી લોકોના હિત માટે તેને હણ્યો એમ આ દ્રષ્ટાંતથી સૂચવે છે એટલે આ લોકોના હિત માટે ભગવાન એને હણ્યો છે એમ કહ્યું છે બસ જામાં અને આગળ તો એનું છે એટલે મુખ્ય આ ભક્તિ માર્ગ નો અવતાર છે પહેલો અને ભગવાને ભક્તના રક્ષણ માટે આ રૂપલીપ ધારણ કરેલું છે એ કરીને નખોથી ચીરવાનું દ્રષ્ટાંત એ મને નથી સમજાયું એ તો નખૈર અનાદરેણ વિદારણે દ્રષ્ટાંત એટલે કોઈને ચીરવું હોય તો ચીરવા માટે તો તલવાર કે એવું કોઈ વ્યવસ્થિત શસ્ત્ર હોવું જોઈએ ને વિશાલ કોઈ હોય તો પણ નખ માત્ર થી એને ચીરી નાખ્યો એમ તો એની તુચ્છતા બતાવી છે પ્રભુના માટે આ કાર્ય અતિ તુચ્છ હતું હાજી સંગત પ્રણામ છે હા બાકી તો સ્પષ્ટ છે આમાં કઈ કોઈને તેમ છતાં હોય તો ચર્ચા કરી આમાં જે પેલું આવે છે ને કે નરસિંહ બે રૂપ વાળા હોય અલૌકિક હોવાથી પુષ્ટિરૂપ છે અલૌકિક હોવાથી પુષ્ટિરૂપ છે એટલે એટલે આ લોકમાં આવું સંભવ નથી એટલે અલૌકિક જે લૌકિક નથી તે અલૌકિક લૌકિક એટલે આ લોકમાં જે પ્રકટ હોય તેને લૌકિક કહેવાય પણ આ લોકમાં આ વસ્તુ પ્રકટ નથી કે નર અને સિંહ બે સાથે એક જ રૂપમાં હોય એટલે એને પુષ્ટિરૂપ કહ્યા છે એટલે પ્રભુએ ભક્ત માટે આવું રૂપ ધારણ કર્યું એટલે પુષ્ટિરૂપ છે હા તો મોહિનીમાં પણ બે રૂપ થયા ને પુરુષ પુરુષને સ્ત્રીનું રૂપ ત્યાં ધારણ કર્યું છે પણ એ અલગ અલગ દેખાયા છે એવું છે અહીંયા એક જ દેખાઈ રહ્યા છે એટલે કદાચ ત્યાં ધારણ નથી કર્યું ભગવાને ત્યાં તો એમને મોહ કરાવીને એવું સ્વરૂપ દેખાડ્યું છે ખાલી ધારણ નથી કર્યું ત્યાં ધારણ કરેલું ખાલી ધન્વંતરીનું જ રૂપ છે અને મોહ દ્વારા અમને તો સ્ત્રી રૂપ દેખાય છે ખાલી દર્શન થાય છે જયારે આ તો ધારણ કરેલું છે અને ભક્ત ભગવાને જ દર્શન થાય છે aqui. A ia está aqui?